એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારો નાનો નાનો ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નડિયાદમાં બેઠા બેઠા સુધાંશુ વાર્તા સાંભળે છે આવો આવો સુધાંશુ ભાઈ અને આ મુંબઈમાં બેઠા બેઠા વિલાસ વાર્તા સાંભળે છે ઓહો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ રમણલાલ સોનીની આ વાર્તા છે એમણે મને કહી છે ને હું કહું છું તમને વાર્તાનું નામ છે કોની ચતુરાઈ ચડે ધ્યાનથી સાંભળજો ભાઈ એક વાર ગલબો શિયાળ એની ગલબી શિયાળવીને કહે દુનિયામાં મારા જેવું ચતુર કોઈ નથી સિંહે વાઘને વજીર બનાવ્યો છે પણ વાઘ સાવ બુડથલ છે બુડથલ ગલબીએ કહ્યું પાછા ડંફાસે ચડ્યા વાઘ બુડથલ ને તમે ડાયા કાં ગલબો કે હું ડાયો છું જ કોઈ વાર વાઘ અડફેટે ચડશે તો તેને મારી અક્કલનો પરચો દેખાડી જ જોજે બન્યું એવું કે એક દિવસ ગલબો ને ગલબી વનમાં ખાવાનું શોધતા હતા ત્યાં એકાએક વાઘ એમની સામે આવીને ઊભો ભાઈ અને કે હે ગલબા તું જેની તેની આગળ મને બુડથલ કહીને મારી નિંદા કરે છે પણ આજે તારી વાત છે મારી મારીને તારા કૂચા ન કરું તો મારું નામ વાઘ નહીં વાઘ ગલબો આ સાંભળીને ફફડી ગયો હો ભાઈ સુધાંશુ એ તો કે અરે સરકાર હું કદી આપને બુડથલ કહેતો નથી દુનિયામાં જો કોઈ બુરથલ હોય તો માત્ર એક જણ છે અને તે હું <laughs> વાગતો હશો ને કે હું તારા શબ્દોથી છેતરાવાનો નથી હવે ગલબી બોલી આપ ખારું કહો છો સરકાર ગલબો સજાને લાયક છે જ જુઓ ને કેદીની અમારી વચ્ચે છોકરાની વેચણી બાબત તકરાર ચાલે છે અમારે ત્રણ બાળકો છે ને ગલબો કહે છે કે બે બાપના અને એક માનું હું કહું છું કે બે માના અને એક બાપનું મેં કીધું કે આપણે વાઘજી વજીર પાસે આનો ન્યાય કરાવીએ પણ એ માને તો ને પરાણે આજે એને ખેંચીને હું તમારી પાસે લઈ આવતી હતી મારા સારા નસીબે તમે રસ્તામાં જ મળી ગયા હવે સરકાર તમે અમારો ન્યાય કરો ભાઈ સાહેબ વાઘને તો આ ગમ્યું હો વિલાસ તેણે કહ્યું લાવો ક્યાં છે છોકરા હમણાં જ વહેંચી આપું ગલબીએ ઉદાસ ભાવે કહ્યું આમાં છોકરાની જરૂર પડશે એવી ખબર નહીં એટલે હું સાથે નથી લાવી ત્રણે છોકરા ઘેર છે આપે જરી તકલીફ લઈ મારે ત્યાં પધારવું પડશે હો વાઘ તો ઉત્સાહમાં હતો એણે કહ્યું ઠીક તો ચાલો થાઓ આગળ ગલબી કે સરકાર આપ મોટા આપ વજીર એટલે આપ આગળ અને અમે તો રૈયત તમારી પ્રજા આપની પાછળ આ પણ વાઘને ગમ્યું એ તો દમ ભેર આગળ ચાલ્યો ગલબો મનમાં મૂંઝાતો હતો કે આ શું થઈ રહ્યું છે એટલે ગલબીએ ચાલતા ચાલતા એની સાથે કાનમાં કંઈક વાત કરી લીધી હો ભાઈ ત્રણેય શિયાળના ઘર આગળ આવીને ઊભા એટલે ગલબીએ ગલબાને કહ્યું વજીર સાહેબ ત્રણે છોકરાને નજરે જોઈ માપી ચોખી તપાસીને આપણી તકરારનો ફેંસલો કરવાના છે માટે તું ઘરમાં જઈને ત્રણે છોકરાઓને અહીં લઈ આવ ગલબો છોકરાને લઈ આવવા બોર્ડમાં બેઠો વાઘ અને ગલબી એની રાહ જોતા બહાર ઊભા ગલબી કે છોકરાને માપી જોખીને બરાબર ન્યાય કરજો સરકાર ગલબો આડું બોલે તો વાઘે તરત કહ્યું આજે હું એને છોડવાનો નથી પાક્કી સજા કરવાનો છું પછી તો બહુ વખત થયો પણ બોર્ડમાંથી કોઈ બહાર આવતું દેખાયું નહીં વાઘે ગલબી સામે જોયું ગલબી કે છોકરાની જાત અઠીલી છે વળી બાપની સાથે એમને બનતું નથી એટલે એમના કહેવાથી નહીં આવે ઓ મહારાજ વાકે તો તું જા અને ઝટઝટ બધાને બહાર લઈ આવ આજે હું તારી તરફેણમાં જ ચુકાદો આપવાનો છું અને ગલબાને કડી સજા કરવાનો છું કડી સજા ગલબી કે વાહ તમે કેવા શાણા છો રાજાનો વજીર આવો જોવો જોઈએ વાઘની ખુશીનો પાર ન રહ્યો ગલબી તો દમામ ભેર પોતાના ઘરમાં દાખલ થઈ ગઈ વાઘ બહાર રાહ જોતો ઊભો ઊભો ઊભો ઊભો તે એટલું ઊભો કે એના ટાંટિયાની કઢી થઈ ગઈ ભાઈ <laughs> તેણે બૂમ પાડી ગલબી ઓ ગલબી બધાને લઈને જટ બહાર આવ આજે તારી તકરારનો ફેંસલો કરવો એ ખરો બોર્ડમાંથી જરી મોં બહાર કાઢીને ગલબીએ કહ્યું અમારી તકરારનો આપસમાં ફેંસલો થઈ ગયો સરકાર ત્રણેય છોકરા ગલબાના અને ત્રણેય છોકરા મારા રહ્યા હવે અમારે કોઈ તકરાર નથી આપ ખુશીથી ઘેર પધારો તકલીફ માટે અમે દિલગીર છીએ હો હવે વાઘને ભાન થયું કે હું બની ગયો મને આ લોકો બનાવી ગયા એણે ગુસ્સે થઈને ખૂબ ધમ પછાડા કર્યા અને છેવટે વિલે મોઢે પાછો ફેર્યો વાઘના ગયા પછી ગલબો કહે ગલબે જયો મેં વાઘને કેવો બુડથલ બનાવી કાઢ્યો લો બોલો ગલબી કે વાઘને બુડથલ તો મેં બનાવ્યો તમે તો એને જોઈને પાંદડું કાપે તેમ કાપતા હતા તેમ ડરતા હતા ચતુરાઈ તમે નહીં મેં દેખાડી છે મેં ગલબાએ હસીને કહ્યું ઠીક તો તું જ કહે તારા જેવી ચતુરને હું પરણો એ મારી ચતુરાઈ ખરી કે નહીં <laughs> લો બોલો આ ગલબતો એનાથી ચતુર ગલબીએ હવે કબૂલ કરવું પડ્યું કે ગલબો ચતુર છે તો ભાઈ આવી હતી ગલબો ને ગલબીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને સુધાંશુભાઈ વિલાસબેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો